એ આવો આવો મારા નાના મોટા ટોબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નવસારીમાં બેઠા બેઠા રાજદીપ વાર્તા સાંભળે છે એની સાથે એનો ભાઈ મિતેશ પણ છે આવો આવો રાજદીપભાઈ મિતેશભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો મૂછાળી માની વાર્તા છે ગીજુભાઈ બધેકાની અને વાર્તાનું નામ છે માણસ અને કાગડો <laughs> એક હતો કાગડો એ રોજ માણસના છોકરાના હાથમાંથી પૂરી લઈ જાય માણસ તો ખીજાયો તેણે વિચાર કર્યો કે આ કાગડાને એવી શિક્ષા કરવી એવો પાઠ ભણાવો કે પૂરી લેતો ભૂલી જાય પછી એક વાર છે ને માણસ તો પોતાના મોઢામાં દહીં ભરી ગામની બહાર એક વડ હતો એની નીચે જઈને સૂતો અને મરી ગયાનો ઢોંગ કર્યો મોઢામાં દહીં ભરેલું આંખો ફાડી રાખી અને હાલતો ચાલતો બંધ થઈ ગયો હો માણસે ઢોંગ કર્યો કે હું મરી ગયો છું એમ પેલો કાગડો ઉડતો ઉડતો ઉડતો ત્યાં આવ્યો કાગડે વિચાર્યું આ માણસ મરી ગયો લાગે છે માટે હવે દહીં ખાઈએ આપણે દહીં ખાઈએ એટલે કાગડા ભાઈ જ્યાં માણસના મોંમાં ચાંચ નાખવા જાય ત્યાં માણસે મોઢું બંધ કરી દીધું ઉપ અને કાગડા ભાઈને મજબૂત પકડી રાખ્યા કાગડાએ વિચાર્યું કે હવે છૂટી જવાનો કંઈક યુક્તિ કરવી જોઈએ કંઈક વિચાર કરવો જોઈએ છૂટવાનો એટલે કાગડાએ માણસને પૂછ્યું કોણ કાકો નંદ કે કોણ કાકો નંદ કે માણસે વિચાર્યું કે જો જવાબ દઈશ તો મોઢું ઉઘડશે અને કાગડો ઉડી જશે એટલે બરાબર દાંત બીસીને માણસ તો બોલો હું કાકો હું હું કાકો હું એવું બોલ્યો હોય તો આથી તો કાગડાની ચાંચ ખૂબ દબાઈ અને કાગડો મરવા જેવો થઈ ગયો માણસે વિચાર્યું કે હવે શિક્ષા બહુ થઈ એટલે એને છોડી દઈએ પછી એને કાગડાને છોડી દીધો ફરી વાર કાગડો માણસના છોકરાના હાથમાંથી પૂરી લેતો ભૂલી ગયો હો રાજદીપભાઈ કાગડો તો ક્યારેય પછી આ માણસના છોકરાના હાથમાંથી પૂરી લે જ નહીં ને બરાબરનો કાગડાને પાઠ ભણાવ્યો આ માણસે તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનું છું બોલ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો